તારી બે સિલિંગ પડ્યા હતા બે સિલિંગ મને આપજો હું કાઢી આપીશ છે બે સિલિંગ બે સિલિંગ છે પપ્પા જે આપશે બે સિલિંગ રાખ્યા નથી